એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા શૌર્ય વાર્તા સાંભળે છે અને એની સાથે એના બેન અદિતિ પણ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે દુશ્મનની ઓળખ ધ્યાનથી સાંભળજો એક બહુ મોટું ઘટાદાર વન હતું આ વનની વચ્ચે એક સુંદર મજાનું તળાવ હતું તળાવમાં બે કાચબા રહેતા હતા તળાવની આજુબાજુ મોટું વન હતું આ વનમાં બે શિયાળ રહેતા હતા બંને પાક્કમ પાક્કા ભાઈબંધો ભાઈ સાથે રે અને સાથે જ શિકાર કરે ફરતા ફરતા શિયાળ એક દિવસ પેલા તળાવના કિનારે ગયા એ સમયે પેલા બંને કાચબા તળાવના કિનારા પર હતા એમણે શિયાળને જોયા શિયાળે પણ કાચબાને જોયા એક શિયાળે બીજા શિયાળને કહ્યું ભાઈ આજે તો ભારે મજા પડી ગઈ પેલા રહ્યા કાચબા જલ્દી દોડો આપણે એને પકડી લઈએ એ પાણીમાં પહોંચી નહીં શકે કેટલું ધીરે ધીરે ચાલે તો આમ કહીને બંને શિયાળ દોડ્યા પણ કાચબા ગભરાયા હવે હો દોડીને જાય તો પણ પાણીમાં જઈ શકે એમ તો હતું નહીં ત્યાં સુધીમાં શિયાળ આવી પહોંચે એમ છે હવે શું કરીએ એક કાચબો બોલ્યો બીજો કાચબો કે અરે આપણે ગભરાવાની જરૂર નથી આપણી ઉપર ઢાલ છે આપણે પગ અને મોઢું સંકોડીને બેસી જઈએ ઢાલની અંદર બંને કાચબાએ પગ અને મોઢું પોતાની ઢાલમાં સંકોડી લીધા હો અને આમ તરબૂચની જેમ પડ્યા રહ્યા ઢીમચું થઈને શિયાળ આવ્યા એમણે નાકથી સૂંઘ્યા કાચબાની ઉપર ઘણાય બટકા ભરે પણ બટકા ભરી શકાતા નહોતા કારણ કે કાચબાની પીઠ પીઠ તો લોઢાની જેવી કઠણ હોય ભાઈ લોખંડ જેવી એમાં દાંત બેસે નહીં તલવાર લાગે નહીં કે લાકડીએ લાગે નહીં એવી કઠણ હોય કાચબાની ઢાલ તો એક શિયાળે કહ્યું ચાલો ચાલો પાછા કાચબાની પીઠમાં આપણા દાંત વાગતા નથી એટલે પાછા જતા રહીએ નકામી મહેનત નથી કરવી આપણે શિયાળ તો પાછા ચાલ્યા અને બંને બાજુમાં જે ઝાડ પાછળ સંતાઈને બેસી ગયા વિચાર કર્યો કે થોડીક વારમાં કાચબા મોઢું બહાર કાઢશે પગ ખુલ્લા કરશે તળાવમાં જવા ચાલશે કે પકડી પાડીશું પગ કે મોઢું બહાર હશે તો આપણે પકડી લઈશું ચાલો ચાલો હવે કાચબાઓને થયું કે શિયાળ સાચે જતા રહ્યા છે હો એટલે આપણે તળાવમાં ચાલ્યા જઈએ એક કાચબો બોલ્યો ના ભાઈ હજી તો રાત છે આ શિયાળિયા ક્યાંક છુપાઈ રહ્યા હોય તો શું કરીએ દુશ્મનનો હુમલો થઈ શકે એવી શંકા હોય ને ત્યાં સુધી ચેતતા રહેવું જોઈએ બીજો કાચબો કે એ તો કહેતા હતા કે હવે ચાલ્યા જઈએ નક્કી જતા રહ્યા હશે આ જંગલમાંથી પેલો કાચબો બોલ્યો અરે દુશ્મન કે એ વાત ક્યારેય માનવી નહીં પોતાના વિરોધીઓને ફસાવવા માટે દુશ્મન હંમેશા આવી ખોટી વાતો જ કહેતા હોય છે માટે સવાર થવા દો સવાર થશે એટલે શિયાળિયા બહાર નહીં નીકળે બીજો કાચબો કે અરે એવી શંકા ન કરાય એ તો ચાલ્યા જ ગયા હોય આમ વિચારીને એણે પોતાની ડોક બહાર કાઢી હો ભાઈ ધીમે ધીમે પગ બહાર કાઢ્યા પેલો કાચબો બોલો એ કહું છું રહેવા દે ભાઈ દુશ્મન અને આપણા અવગુણ બંને સરખા આપણી ખરાબ ટેવો દુશ્મન જેવી જ હોય એને છૂટા કરીએ તો કોઈને કોઈ વાતમાં ફસાઈ જઈએ માટે એનાથી તો ચેતતા રહેવું સારું સવાર થવા દે પછી જોયું જશે બીજો કાચબો કે તું ડરપોક છે તું તારે ચાલ પેલો કાચબો તો એમ ને એમ પડી રહ્યો એણે તો ન ડોકું બહાર કાઢ્યું કે ન કાઢ્યા પગ બહાર બીજા કાચબાએ પગ અને ડોક બહાર કાઢ્યા અને ચાલવાની તૈયારી કરી ત્યાં તો શિયાળ નીકળી પડ્યા એ તો રાહ જોઈને જ બેઠા હતા કૂદીને આવ્યા કાચબા ઉપર પડ્યા કાચબાની ડોક પકડી લીધી અને ઘસડીને જંગલની અંદર લઈ ગયા બીજો કાચબો એમ ને એમ પડી રહ્યો હો ભાઈ ઉપર ઝાડ ઉપર એક ઘુવડ બેઠું હતું એ આ બધું જોતું હતું એટલે એ તો બોલ્યું શાબાશ કાચબા ભાઈ ખોટી લાલચમાં ફસાતા નથી એ ક્યારેય માર ખાતા નથી તમે બચી ગયા અને તમારો ભાઈબંધ મરી ગયો જુઓ તો ભાઈ આ કાચબા ભાઈ ખોટી લાલચમાં ફસાયા નહીં અને દુશ્મનની વાતમાં આવી ન ગયા એટલે તો બચી ગયા ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો